ભાઈ પણ અમે અમે એને વસંતભાઈ આ જે સીધી ગવર્મેન્ટ નું સીધી છે અહીંના સિવિલિયન ને કોઈ પણ જાતની હરકત નહીં થાય યુએસ ગવર્મેન્ટ ને ખબર છે જે ડોક્ટર ને ખબર નથી ના પણ દાદા આવી બહાર પબ્લિકો વાત નહીં થાય દાદા વાત ખબર આ રીતે કોઈ ભાને નહીં બરાબર દાદા એની અસર દાદા એમાં એવું છે કે બહાર આમ આપણે જનરલ પબ્લિકમાં વાત કરીએ એનું રૂપ ખોટું થાય છે દાદા શું કહે તમે સુધારવાનું કઈ ને આપણે તો દાદા પડશું દાદા કહે કે જવા ને જવા દો લાગે અને મને નતું પછી એટલે પેલું બની ગયું બરાબર હવે કે આપણે કાયમ આ બધા પારકા માટે નહીં બોલતા તો નહીં બોલો એટલે ઊંડા નથી ઉતરવું આપડે દાદા ની સેફટી જોવાની છે આપણે એમ કે ભાઈ દાદા ને અહીંથી આપણે લઈ જવા એ જ વાત હોય સત્ય ને સત્ય કરાવવું નહીં સત્ય ને સત્ય કરાવવા ફરે તે જ સત્ય સાચું જ એવું આપડે કહીએ જે સાચું કે આપડે હા હો મૂકી દેવાનું બાકી મને પાર જ જગત છે આવ્યો આત્મા પાર આવ્યો ચોક્કસ ચોક્કસ હું બૂમ પાડવા માટે સાંભળી ગયા બધા અને મારી તો કોઈ માને ખરા તમારો બધા જ માને ના પણ આ કોઈ ગોઠે નહીં આ ગોઠે નહીં લોકો સમજે નહીં મારે બે દાડા સુધરી ગયું મેં કહ્યું રો દાદા અઠવાડિયું ડાક્ટર લાદી રાખવાનું એટલા માટે કે ડાક્ટર ડાક્ટર મારા કર્યા મનમાં આપણે એકવાર એમને સોંપ્યું છે વાંધો નહીં ના ના મારી ઈચ્છા છે કે ચાર પાંચ વખત આવો પચીસ વાર અને મારો એનો શુદ્ધ હાથે પણ નિમિત્ત હોય નિમિત્ત હોય એટલે હું ના માનતો હોય પણ એનું માનું એટલે ફેરવા ઘણું ઘણું કોઈ ફેરે નહીં તો પછી કારણ કે એમને મને હેલ્પ કરી ના મને હું તો એવું બોલનાર કોઈ મળ્યો નથી અને દાદા આવ્યા તે દિવસ એ હસમુખ જ ચહેરો એનો એનો સેવા કરવા માટે હસમુખ સમજાવો જે મેં કોઈ કહ્યું નહીં જવું ટકાવી જાઓ વાંધો નહીં આવે ડાક્ટર દવા એટલી વર્ષ આપી છે નહીં આપી જીવન શક્તિ એને આપવાની શક્તિ દવા આપી તો શક્તિ આવી હા <coughs> કેમ બોલતા ના બોલતા ચા પીઓ તું આવીને કેટલા પુણ્યશાળી હોય તો આવું જણ્યું એમને કેટલાય ભવો ના પુણ્ય ભેગા થયા છે એને કહ્યું બધો લાભ ઉઠાય બરાબર ચાલો એ કે બધા મહાત્મા એ કોઈ બહુ ખુશ છે <laughs> ના પણ કરી આપો જ દાદા હવે આ તો બોલે છે વધારે વધારે બોલે નિમિત્ત થવું આવે તમે એના પૈસા બધું તમારું છે આ બધું પાંચ આપો પાંચ હજાર કે પાંચ લાખ આપો ચાલુ ને ગુલાબૂત કરીએ શું કામ જોડે હું ચાલુ છું મારું અમે તમારી જોડે તરી જઈએ દાદા કાલે બધું ગોઠવણી કરી દેજો હા જરૂર દાદા આ સભર ના થયો ને તો ફૂલ પોલીસમાં થઈ ગયું મૂક્યું નહીં પણ તો એમને કહી દઈએ મારે આટલા આપવાના છે નથી તો પણ ચાલે આપણે સગવડ હોય છે કે દાદાએ આપણને શુદ્ધાર્થમાં તો બનાવી દીધા પણ આપતા સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે શુદ્ધાર્થમાં તો તમને પ્રતિથી કરાવી પણ એથી આગળ જવાનું છે વિજ્ઞાન આત્મા થવું પડશે તો તો જગત જે છે તેમ દેખાશે તત્વ જે છે તેમ દેખાશે તો એ જરા સમજાવો દાદા વિજ્ઞાન આત્મા આપણે બધેલા આગળ વધીએ સિદ્ધાર્થમાં થઈ જઈએ જગત નથી એવું નહીં દેખાય જેવું છે એવું દેખાય વિષય વિકારી એવું બધું અત્યારે દેખવા ઉપરાંત તમારે વધારે દેખાવાનું થાય બરાબર સારું દેખાય તો બધા આવી ગયું મારી પાસે એનું ઉપરાંત બધું જ્ઞાન છે તે એવું જોઈએ એ સાચું બરાબર સત્ય બંને છે કોઈ મિથ્યા છે જ નહીં બરાબર મિથ્યા કેમ કહેવાય નહીં બીજા આપે ને ચાર ડોલરનો આપે ના દે આપે બીજા ગયા બીજા ગયા તો મારા હાલ ના એવું લાવે આ પરમાનન્ટ નથી શું કહ્યું તમને અને આત્મા પરમાનન્ટ આપડે પરમાનન્ટ જોડે સંબંધ રાખો બરાબર આ કંદર નાખી ના દે ગમ્યું બધું તમને ગમ્યું હા તમે આવો આ સમજાય ભૂલી ફેર ખરો કે છે મને જગત ના લોકોને ને સમજાય નહી સાહિત્યકારો નું કામ નહીં પાછા સમજણ પ્રમાણે બોલે એનો જે પરમ અર્થ છે ને એ ના સમજાય તો જ્ઞાની ગુરુ ને સમજાય પરમ અર્થ પરમ અર્થ જેને પરમાર્થ કે શું કહ્યું જ્ઞાની પરમાર્થ બી બદલ બીજું બીજા આવો ને નીચે જે અબ્જેક્ટ કરીએ એટલે અમે કહ્યું ત્યારે સમજણ વાળા પુરુષ કહેવાય ને સમજણ એ જ કહેવાય ભૂલી મને કરી બનાવવાનું ના આવડતું એટલે આ સમજણ છે એ ભૂલી ના કહેવાય પછી મને આવડી જાય એનામાં આ શબ્દ કહેવાય પૂરી તો એને નામ કહેવાય શીખવાડીએ તો આવડું ઊંધું ઊંધું કરી એને પોલીસ કહેવાય એને જ નહીં આપણે પોલીસ કે તમે અમૃતસર મને પોલીસ કહો છો બહુ સારું છે આ દુનિયાથી આપડા બાપ નું ને પોલીસ ના કહેવાય મને રસ્તાને ખબર ના હોય તો હું ને ખબર તમે મારી પર સમજણ પાડો એવું છે જ વાત છે પેલા સમજણ પાડો તમે સમજણ પાડી પછી નકામું કહ્યું અને ભૂતે ભૂતે પાછો આવ્યો નામ આ માલ છે માલ છે કોથળા પટેલ પડી બાબુ સમજાયું તમને એટલે અમારે પણ આ તો બધા છેલ્લા હોય અને એક્ઝેક્ટ ડિઝાઇન હોય આ તો બધા જવાનું ના કઈ નહીં દાદા ની તો એવા મીઠા છે કે હવા સુધી ઉઠવાનું મન ના થાય મને ઉઠવાનું મન નહીં કર્યું આ દાદા દાદા દાદા સમજુ ગમે છે બધી આ વાત પડે એટલે તો રહ્યા એકલા એટલે તો રહ્યા પાછા હાલો લોકો મેં ના કેળે કેળે કર્યું બધા જુદી જુદી ક્યારીઓ મોકલાય મોકલાય મેં કહ્યું હું તો એકલો મોકલે કહ્યું મેં કોઈ સુગા ના બધા મોકલે છે હું શું કરું બરોબર ટોરન્ટો વાળા પોલીસ ને આપડે લોકો શું કે ગરીબ ઝઘડા મોટો છું સમજણ જ નથી સર હું એનો એક શબ્દ શું બોલ બોલતો હવે સમજણ નથી તે ક્યારે ઘૂમતો કે બે બધી એક બધી એના કરતા અમારી કોલેજ નું સર્ટિફિકેટ સારું ફેરફાર ના કરે કોલેજ આપ્યું ફેરફાર કરે અને ફાધર કઈ મા બાપ નો ઉપકાર તો બોલાય ના ગમે તેવું બોલે એ માણસ ની ફરજ હોય છે પછી દેખાડ મારે તેને ના ના કહેવાય અને બાપ ને દેખાડ મળતો આપડે ના કહેવાય એ જો કે મારા બાપ ને બાળક શું તારા બાપ નું જાય છે બધા ખતરામાં આવી ગયેલો છું માર ખાઈ રહ્યા અગલાસી વરકાડ્યો તેનો તને પ્રોફિટ તમને દઉં પુણ્ય કહેવાય દાદા વાળું તમને આપી દઉં હું તો ખતરા કરવા ગયેલો માર ખાધેલો ને લોકો મને ડાયો ડબરો કરી નાખ્યો હા મારી ડાયો બધી આડે કાઢી નાખી નહીં આડે પાર્વતી પટેલ અનભણપો બધી લોકો ચેક પાવર ચડ્યા કશો માલ નહીં બરકત નહીં નમતા પાવર ચડ્યા માલ નહીં પાવર ચડ્યા ને બધા અમદાવાદ પાટીદાર મારા અમદાવાદ પાટીદાર બહુ પાવર ચડે બહુ પાવર ચડે સમજાવી ગયા મિલકત ની બધી એક છાપરું હોય પડી દેવાનું અને દાદી વાતે બી ભાઈ હું તો મોટો મોટો એટલે પછી મને ઠીક લાગેલું એટલે કહ્યું હતું કે આ તમારા લોકો બધા ખોટો અહંકાર છે કુવામાં ડેટમાં જેવા છો કઈ કુવામાં ડેટમાં શું જોડે કે બસ દુનિયા આવડી મોટી હોય બરાબર તેને દુનિયા બી જોઈ નથી ચાલો બિલકુલ જગ્યા બધા તો કરીએ બરાબર એટલે બધા સમજી પાડી બહુ ફાયદો આમ છે છે બધા આવી આ બરાબર શું કરીએ હા વાળીએ કરવું કરાવવું અને અનુમોદવું શું કહ્યું આ જે કસાઈ કાપે છે ને એને પાપ નહીં બહુ એ ખાય છે ને વધારે પાપ બરાબર ખાય છે તેને એક જ પાપ વેચીએ તો કસાઈ નું બહુ નહીં ખાય છે એને વધારે પાપ અને ખાના એમ કે છે કે જ કરવો જોઈએ એને એથી વધારે પાપ મંસાહાર જ કરવો જોઈએ અને બધા એથી વધારે બરાબર કેવો વિચાર પૂજા થઈ ગયા ના કરે હરિભાઈ ના કરે જગ્યા જાય નથી કે પેલું જંગલ જોવા ગયા હતા ને મોટા ઝાડવા ત્યાં કોઈ અમેરિકન મળે તો એમ કહે કે ઇન્ડિયા થી પ્રિસ્ટ આવેલા છે પેલા રહ્યા ચાલશે ને ત્યાં લઈ જાઓ ને તમારી પાસે બે આડી રીતે આગળ ચાલી જાય ભગવત તમે લાવ્યા જરા બેસો ના ના એનું કામ આવે કે હું બીજા હોદી લાવું એમ કે પાસે એટલે હોદી લાવી લાવીને તમારી પાસે બેસાડે એ જ કહેવાય ને હા હા આવેલા ને આપણી સાથે પેલા મોટા ઝાડવા જોવા ગયા હતા રેડવુડ એ બધા પોતા જાય છે નિકાલ કરે એને પૂર્વધાર મળે થોડો પ્રયત્ન હોવો જોઈએ દાદા ને મળે પ્રમાણ કરે સમજણ શક્તિ હોય ને આપડે વળી જાય વળી જાય બધા એમને લાભ તો ખરો ભાવના તો આવી જ ને કેમ કરી જાય એમની ભાવના તો હા તેથી હમ પછી બીજું બધું હું મને કે તમે જાણો બરાબર આ તો તમારા આંગણવાડીમાં કિતાબ છે નહીં આપડે બાપ નું ત્યાં કરી આપડે ના સેવા તને કોને શીખવાડી બરાબર જશે કહેવાનો ત્યાં જશે એની પાસે તમારો યજ્ઞ છે યજ્ઞ લાભ પહેલો તમને મળે પછી તમને અહીં જે કમાણી થાય તે મૂળ કરનાર ને કમાણી થાય બરાબર ને અને કરતા પ્રત્યે અનુભવ કરતો હોય પેલા આપણે ના કહીએ ના ના બહુ ઝીણું સાયન્સ છે દાદા બહુ ઝીણું સાયન્સ બહુ ઝીણું ઝીણું એટલે અમે કહીએ ને કે ચોટી બાપ પડે અમુક તમારી બરાબર બરાબર કોઈ આવે મમ્મી દારૂ ભરે બધા કરતા હોય પણ હાથ નહીં ભરતા પછી નોબલ ગયા નોબલ નોબલ ગયા બધું ગયા કોણ નોબલ વિશે કહ્યું બીજું બધું કહેવાય નહીં પણ અમે જેજુ કદાચ દાદા પણ તમારા ટોકું તો અમને ગમે તમે અમે ભૂલ કરીએ તો તમે કહેવું તે ના પણ એ તો સમજણ વખત આવે તેમ કહેવાય એ ભૂલ સાંભળવાની શક્તિ હોય એ શક્તિ ના હોય તો જેમ કહીએ સિદ્ધ થાય છે અને આ પ્રોપર ડિગ્રી પામે હોય ત્યારે પાઈ ભેગી જઈએ બરાબર બુક નોટ ક્લિયર ખરું ના એ તો વેદ્યો વેદ્યો કે વેદ્યો વેદ્યો વેદ્યો ખબર પડે you are graduate box not you are આવડે છે દાદા સરસ બોલો તમે Grammatically, words-wise, everything. Architecture ના બોલે. Yeah, graduate book, 100%. હા. આપણને દેખાડે છે એક રસ્તો તો આમ એમ કહેવાય એ બોર્ડ ઓફ ડિરેક્શન છે બુક તો શું છે બોર્ડ ઓફ ડિરેક્શન આપણને દેખાડે છે ગો ગો હું ભણ્યા શું પાડવાનું મૂળ વસ્તુ હતું પાડે નહીં બરોબર પાવર હોય ગણતર હા જરૂર કઈ કઈ દાદા ભલે મને પડતા નહીં આગળ ચડી જાય જેવું મમ્મી તારા જેવા હા એની કરતા ભારે હતા થોડા થોડા એ હતા મમ્મી મોટલા હતા ભારે પછી મેં કાલે હતું ઇમોશનલ મેરિટ ઓફ બરાબર ખોટું નથી હા એને નુકસાન થઈ જશે હા આ થયું કારણ કે સિન્સિયર વધુ વધુ બરાબર તો હા નામ જઈ તમે બરાબર દાદા જેને નિખાલસ કહેવામાં આવે મને પેપર વાળા શું કે દાદા તો ખૂબ ખૂબ નિખાલસ ખૂબ ખૂબ નિખાલસ છે ખૂબ ખૂબ નિખાલસ માણસ છે ને પોતાનું બધું કહી દે હા તમારું કેવા રાખે બરાબર તમને નુકસાન થાય હા તમે કહ્યું ઓપન કરજો તો બરાબર મારું તો પણ બીજા બાજુ સમાધાન કરી આપજો એવું કહું મેં કહ્યું એના મનમાં જીજ્ઞા લાગે એટલે પછી હું કઉ હારું ભૂલ થઈ ગઈ આપડી બરાબર આ પછી એના મનમાં જીજ્ઞા લાગ્યું એમને કહું જરા આમ કરી આપજો બરાબર તો દાદા એવું કહેવા માંગતા નથી આમ છે હું ફરી જઉં સર તમે કહો થેવા તમે કહો થેવા વચ્ચે અમને કહું તમે અમુક એક દાડો અમે ભૂખ ના થવું જોઈએ બરાબર દાદા દાદા એ પછી વાર શું કરે દાદા ની તો એવી કરી એટલે મન દબાઈ કરે ને ના ખુલ્લા મને જે કોજ આપવા તે બરાબર દાદા તો ભગવાન જેવા પેલા ખાટા ભૂંગરા જેવા હતા કે તમને શું ખબર પડે હા તીખા ભૂંગરા તીખા ભાઈ ના થાય નહીં થાય અતિશય નહીં ડાબા જમણી ભગવાને ડાબા જમણી આપી ડાબા જમણો આપવાનો બે ડાબા ના આપવાનો અમે કેવા હર્ષિલાબેન કે અમે કેવા નિયમથી મારી ભૂલ હોય તો કહો મને તો હું જલ્દી સુધરું કે મારી ભૂલ હોય તો કહો તો હું જલ્દી સુધરું એકદમ ના કહેવાય બેન વધારે જેટલું થવું છે જણાવતાનો બરાબર તમારો પોતાને હાથું મારી બેઠા હોય ને નહીં આપણે હા સાયકોલોજી ઇફેક્ટ હા સાયકોલોજી કેમ છે દાદા પણ મને લાગે કે શૈલેષ ને પુશિંગ મેં વધારે કરેલું પેલા અત્યારે પાંચ પાંચ વર્ષ પહેલા આવેલા ને છ વર્ષ પહેલા ત્યારે હું એને કાયમ આમ જા કરું જા દાદા પાસે જા ત્યાં બે આમ કર આમ કર એટલે મને એવું લાગે કે મારે લીધે એનો જરાક બગડી કરું એવું એને હમું કરવું એ આપણું કામ બરાબર હા દાદા ઘડિયાળ જ્યાં બગડ્યું એવું એક્સપ્રેશન માંગીએ નહીં બરાબર ઘડિયાળ હમું કરવાનું શું કહ્યું ના બહુ ઉપચારી કર્યા દાદા ઉપકારી બધી બોલીએ નહીં અહીં કોનો ઉપકાર કરવાનો તમારું પોતાનું છે તો દાદા તમારે હીરાબા મારે ક્યાં ના હતા એક્ઝેક્ટ બીમારા એ ક્યાં આવે નિર્ગમક નો ખરો પણ તે કેટલો રહેવા એટલો તમારો હક છે ને બધા બરાબર પબ્લિક ટ્રસ્ટ થયેલા પબ્લિક ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ છવાનો ફોન આવો મોટા બોલ તુલસી જાતા આવો તુલસી જાઓ એટલે કારમાં આવવાના છે ને તો લઈ આવો તુલસી કે આવું કરે તારે દાદા સારું જ છે અરે આવે એનો વિચાર સોમવારે બધા ગયા પછી પછી જોયું ને માણસ આગળ ક્યાં ખબર હોય માણસ આવે બરાબર મારે કેવું પડ્યું ને બધામાં દુઃખ થયું કે નહીં સમજણ ના પડતી હોય તે બીજી વસ્તુ છે તમારે આવું કહેવાની જરૂર છે તમારે અંદર શીખતા ના એ બધું આમ લાગણી ઘરીને બધું આવી બરાબર પણ તેનું પ્રતિમા તો કરવું જ આપણે ધોરણ વહેલું તો એટલું ગઈ બરાબર બધું બહુ અમારે ક્રિયાઓ ઘડીએ કરીએ તો અમારી પાસે હા દાદા બહુ ઊંડી કેવું આપણું નહીં ઘણું આમ દોરાય તો ખરો ને બહુ કરી હા તમને ના આવડ્યું તેનું કરવું ભણ મળે થોડું બરાબર એ આવડું જોઈએ આવડું જોઈએ કોઈ કોઈ નું જરૂર નહીં કાલે મેં તને ફોન આપી દઉં યુ કેન હેન્ડલ નટુભાઈ મેં કહે તું યુ કેન હેન્ડલ તો નટુભાઈ મને ના કહે કે હું નહીં આવું આવ્યો પાંચ મિનિટ બધું અમે આવું મોટે ભાગે વાંધો લાવો પાણી લાવો બરોબર હા હા અને કાલે કેરી જમારી કેરી ખા અમે ખાતા વિચાર આવે તો તરત કહેવાનું તારો વિચાર છે કે મારી મમ્મીનો પછી તારે આવે હું આમ કરું કે આમ કે હા ડોક્ટર કરશે દાદા રાજા પડે નહીં શીખવાનું નહીં કારણ છે ને હરિવાનો છે ને કરેક્ટ બિલકુલ કરેક્ટ બીજું કોઈ હાથ તો નિર્ભર આવું દુનિયામાં નહીં હોય કોઈ વાત હા બરોબર ફિઝિકલી મેન્ટલી બે રીતે આવું હાથ ચોખ્ખું હોય ને એટલે પેલું હાથ ના કરેલા હોય હા હાથ હાથ હાથ પૃથ્વી ધોરણ બહુ ગયેલા ને ત્યાંનું આગળ લગ્ન માન્ય એટલું કરીએ હોળી જોઈએ તમારી બધા કરીએ તો જોઈએ કરીએ તો પછી કેટલા માતા સદન લાલ ને બાકી છે લાલ ને લાલ ને ભગવાન શું કર્યું પદ્મા કરવાની છે કોણ શું કે છે હું બેઠો જઈ લીધો આ બહુ લઈને આવ્યો છું આવતો બધો બગાડવાનું આ બહુ લઈને આવ્યો છું મનોરંજન મારા ચિત્ર ચાલશે કોણ વાત આપશે જોઈ જશે દાદા ભગવાન હવે તમને સચ્ચિદાનંદ કયા હતા હરીશભાઈ સચ્ચી દાનંદ કયા છે હરીશભાઈ સચ્ચી દાનંદ કયા છે પાંચસો ફૂટ છે તે પાંચસો ફૂટ છે તે ફર્સ્ટ ક્લાસ ઘોડો હોય ચાર સફેદ ઘોડો શું દેખાય છે દેખાય જરૂર કર્યું ગાય જેવું હશે ગાય મને ગાય જેવું લાગે જોયા પણ વળાય કેમ વળે બરાબર દેખાતું નથી છે ગજરૂપ છે બીજો કે ધોળો ભરત આપડે જેવું દેખાય મારા મારા ચાર છે તો ઘોડા છે પરત કરું અરે હું જોયું જોઈએ ઘણી બરાબર